એવું છે અને અમને સત્સંગમાં કહી કહ્યું કે આ ગુજરાત પ્રોફેશન બધા સારા માણસો સ્ત્રીઓ અત્યારે કરે છે જૈન ઉપર ખોટા લખીએ પરીક્ષા આવનારા પરીક્ષા પરીક્ષા અંધા પરીક્ષા લેનારા અંધા અને ડિગ્રી આવનારા અંધા અંધે અંધતા ગામ છે કઈ જૈન કોને કહેવાય એની તો વ્યાખ્યા નથી થઈ જૈન નો ભગવાન નો બહુ લાભો કે ન હોય તારે જૈન ભગવાન જૈન નો લાભો કે ના હોય જૈન ને ભગવાન ایک ہاں کام کر ચાર ચાર આરા ગયા ને એનો સડેલો માલ હતો ત્યાં પડી રહ્યો છે ત્યાં સડેલો લાકડો કોઈ લેતા નથી એવો માલ છે નંગી માલ લે ને માલ એક જીવન પોલો સડેલો માલ રહ્યો છે આ અમારે કઈ હારા હારું થાય તો હું બેન છો બધા એન્કારી ગચ્છ ના હોય મચ્છ ના હોય આ તો મથિયા ને ગઠિયા થઈ ગયા અમને પૂછી જાય લખી અમને પૂછી તો લખો તો ના પાસે થશે અમને પૂછી લખશો ને ના પાસ કારણ કે એના પરીક્ષકો લખો છે હું એમના પરીક્ષણ જે આવડે છે તમને તમે લખ્યું એને આવડે ના આવે છે મને કાંઈ સમજતો જ નથી કહ્યું ભાઈ ને સમજાય તમે પરીક્ષકો તો એમના બહુ જરૂર નિકાલ તમે તમારી આપણે છે બહુ જરૂર થઈ નિકાલ કરતા નથી આવડતો એ પરીક્ષકો શું કહ્યું ને મારું સાંભળતું નહીં શું બોલ્યો કે હું જે બોલું છું ને ખબર છે પછી હું પૂછીશ ભગવાન લોટ નહીં બધું પંચમુષ્ટિ થઈ રહી બધું લોટ કરે કે ભગવાન સંદાસવાની શક્તિ કોરી કાઢે લોસ તો કોઈ કરતું હશે કોઈ વાડો હશે કે કરે ખાતી લાવ્યા લાવ્યા ક્યાંથી એ તો એવું કેવા માંગે છે કે ગ્રવિક માર્ગ છે એટલે તમે ત્યાગી થયા તમારે કોઈની જરૂર ના પડે પૈસા રાખવા નહીં કોઈની જરૂર ના પડે એટલે ધીમે ધીમે વાર ને ધીમે ધીમે આજ એટલે એટલે એટલે આવા લોટ કરવા નહીં કર્યું એક બે એક બે ઉખાડતા ગયા એટલે વાળ આપણે નહીં હોય ને પછી અસ્ત્રા ધરવાનો જોવે છે નહીં કે એની જરૂર નહીં પડે આપણે એની જરૂર નહીં પડે અને વખતે જો તમે <laughs> કોઈ કે બાબુ તમારે તમારે તો રહેવા મારો આ ઘર તમારું છે રોજ કરવાનો છે પણ રોજ કરવા તો રોજો થઈ જઈશ રોજ કરવાનું જોઈએ રોજ કરવો એના કરતા છોકરો ગણતો સારો મારા છોકરું ગણતા ભગવાને કર્યું શું અને ચોપડા એ થઈ ગયા અને પછી ભગવાનનો દોષ કાઢે આટલા આટલા લોક કરતા કેમ મળતું નથી કે ભગવાન ભગવાન જતા રસ્તો નહીં એમને એમ કહ્યું હતું કે તું અપાઈ રહી થતી અકિંચન હા એકદમ થઈ જવાય એવું નથી ગમે ગ્રમે ગ્રમે ગ્રમે ગ્રમે બરોબર તો દાદા સાધુ અને ત્રાસ એ વખતે ખરા ને સાધુ માર્ગ અને ત્રાસ માર્ગ બે માર્ગ ખરા ને એ છે ને સાધુ માર્ગ ત્રાસ માર્ગ અને જૈન માર્ગ અને ચોથે જૈન નો ત્યાસ માર્ગ એ બધા માર્ગ બધા હતા એ માર્ગ પણ આ નાના જેવા એક જ નિશાળમાં બેઠેલો હતો પહેલો નંબર વાળો બીજો બીજો નંબર ના કહેવાય પહેલો કહેવાય બીજો બીજા બીજો એવી એક જ સ્ટાન્ડર્ડ એક જ બરોબર એટલે આ પહેલા નંબર બરોબર એટલે જે સાધુ હતા એને પહેલા નંબર બેઠા હતા સૌથી પહેલા નંબરમાં આચાર્ય મારું પેલા પાસ થાય ત્રણ મળવા આ લોકો થયા કરે તો દાદા આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધવી એનું ગૂંઠાણાની દ્રષ્ટિએ છે આચાર્ય આજે સાધુ માર્ગમાં ત્રણ જે બતાવ્યા ક્રમિક પેલા આચાર્ય પછી ઉપાધ્યાય અને પછી સાધુ એટલે આ કઈ એમાં કઈ નહીં ગુણ ભેદની દ્રષ્ટિ વિશે ગુણે ઊંચા સાધુ ને માને કે આપી આચાર્ય સાધુ માને સાધુ આચાર્યને માનવા જોઈએ ના માને કઈ જાય માનવા જોઈએ ક્યાં જાય ના ના પણ કોઈ આચાર્ય સાધુ માને આચાર્ય તો માને નહીં હા એટલે એ શું કહેવા માંગે છે શાસ્ત્ર મુખે હોય એ બધું ધારણ કરેલું શાસ્ત્ર મુખ પાડ્યું બરોબર ને દાદા શાસ્ત્ર ભણતો હોય સાધુ શાસ્ત્ર ભણતો હોય ભણતો હોય આત્મા પ્રાપ્ત કર્યો છે આત્મા પ્રાપ્ત કર્યો છે બરોબર છે આત્મા એક સંકેત પ્રાપ્ત કર્યું છે બરોબર છે અને હવે આ ભણે છે બરોબર છે ઉપાધ્યાય ભણાવડાવે ઉપાધ્યાય ભણાવડાવે છે ઉપાધ્યાય થોડોક આગળ ભણેલો ઉપાધ્યાય આચાર્ય મારા દાદી બાપજી નથી કર્યા કરે અને આચાર્ય તો શ્રાળ પાડે તે કહીએ સાધુ ઉપાધ્યાય તે બે દિલ્હી જેવા થઈ જાય કેવું દિલ્હી જેવા થઈ જાય એમનો આચાર્ય જેની શ્રાળ થી સાધુ સાધુ ઉપાધ્યાય દિલ્હી જેવા થાય એમના આચાર્ય કેવા આચાર્ય મહારાજ તેમ આવે એ ખરું ખરું બીજા કોઈ પદ જ નથી ભગવાન થી જ નહીં પણ આમ ગણધર સાથે નામ પાડેલા કે આખી બુદ્ધિ ને ભેદેલી એ લોકોએ આખી બુદ્ધિ કહી દેવી આચાર્યમાં જેવા હોય પણ ના બરોબર આખી બુદ્ધિ બુદ્ધિ નો થર ઘટાઈ નાખે બુદ્ધિ નો ઘટાઈ નાખે બરોબર છે એક ચંદ્ર નો થર એટલે મન નો ચંદ્ર નો સર એટલે મન નો મન નો થર અને સૂર્ય નો થર એ બુદ્ધિ નો થર સૂર્ય નો થર એ બુદ્ધિ નો થર સૂર્યચંદ્ર જેને ભેદ્યા છે એવા ગંધર ભગવાન સૂર્યચંદ્ર જેને ભેદ્યા છે એવા ગંધર હા કેવટ ને તથા તીર્થંકર ના આદેશ માં રહે છે તીર્થંકરો ના આદેશ માં ગંધર ભગવાન <laughs> દાદા ચૌદ પૂર્વ નું જ્ઞાન એ લોકોને હોય એને જ્ઞાન ચૌદ પૂર્વ નું હોય છે હોય તો દાદા આ જે આપણું જ્ઞાન બતાવ્યું છે એમાં કોઈ ઠીકાણે આંકડા સ્થિતિ બતાવી છે ખરી આપણે ત્યાં અત્યારે શું એક પ્રથા ચાલી આવે છે જૈનોમાં કે એક પ્રથા છે નવ લાખ જપનતા નરક નિવારે હવે નૌકાર મંત્રની એમાં વાત લખી છે કે માણસ જો નવ લાખ જપે તો આ નૌકાર નવ લાખ તો એને નરકનો પછી આયુષમાં ભાન પડે નહીં આવી જાતની એક વાત લખાણ લખ્યું છે એટલે મારું શું પૂછવું છે આ ચૌદ પૂર્વના જ્ઞાનની અંદર કોઈક ઠેકાણે એવું આંકડા શાસ્ત્ર હતું ખરું કે આમ કરો એટલે આમ થઈ જાય આટલું ગણો કોઈ પણ જાપ છે તપ છે આમ કરો એવું ખરું ઉપાય હા ઉપાય ઉપાય ઉપાય બરોબર દાદા પણ ઉપાય કબૂલ કરવા જેવા બરોબર એ વાત સાચી છે નવ લાખ જપવા એ જપાય તારે હા જપાય ત્યારે એ જપાય ત્યારે થઈ ગયો એમાં લોચો રહે એમાં લોચો દાદા એ તો સમજાય આઠ બેઠા નવ લાખ જપાય નવ હજાર નવ લાખ રૂપિયા ગણવા હોય તો દમ નીકળી જાય રોકડા રૂપિયા નવ લાખ ગણવા હોય દમ નીકળી જાય બરોબર એક ધારા નવ લાખ જપવાના હોય તો ન જપાય પણ આમ કોઈ ટાઈમથી ટાઈમિંગ કે ભાઈ આજે પાંચ નૌકાર કે પાંચ પંદર માળા ગાંધે પચીસ માળા ગાંધે પછી એમના પચીસ પચીસ ગણતા જ છે તો ક્રમિક નવ લાખ પહોંચી એવા ડાયા હતા ત્યાં અમે આપણા મહાત્મા એવા કેટલાક ડાયા થઈ ગયા છે પણ the shoot on sight shoot on sight અમારો અમારો ઓર્ડર છે shoot on sight shoot on sight shoot on sight તો વાંકા ને જળ મારી ના વાંકા ને જળ ઘોડા ને જળ કેવા હતા આટલા બધા ઊંચા તમે આપો ને દાદા આખા જીવન દાદા કાલથી તમે જરા કરી બહુ કેટલી વસ્તુ છે તમે આપ્યા દાદા પાકું તો કરવું જ પડે કાચા જાવ કાચા રોનક તો કા કઈ ગયો છે ભગવાન ની મૂર્તિ હતી દેવ હાથે રાખી શું રાખેલું ભગવાન ની મૂર્તિ બે સાથે ભગવાન જાતે હતા ભગવાન જયારે કઈ બહાર જાય ત્યારે આ લોકો મૂર્તિ ભગવાન ભગવાન ની મૂર્તિ બંને હા ભગવાન કહ્યું હોય આપણે આપણે ભગવાન ગયા હોય તમને બધું મને છે તે આશ્રય છે રાણી પણ આશ્રય છે દેહ નું ફરે છે આશ્રવ છે એ આશ્રમ થાય તને જુએ જાણે બસ શું કરી રહ્યું છે શું વ્યવસ્થિત કરે છે શું કરે છે એ આશરો બધા ભગવાન ના કે ના કેવડાય હોય એ માણસ કઈ વચ્ચે કઈ રસ્તા ભૂલી ગયો વાત અને કહેવા ઊંધાઈ ગયો તો હવા કરતા બોળા છે બોળા છે બરોબર છે દાદા કેવા કેમ નહીં ભાઈ આવા મોડું થઈ ગયેલો તો ભર તો કે વાંકા નથી તો વાંકા હોય એમ કે ભગવાને જો હું જઈને આવું છું એ તમારે માટે કર્યા કરજો ત્યાં સુધી તો એ અહીંથી ભગવાન ધ્યાન કરવાનું પૂછે જો દુઃખમાં શીખ્યા કે નહીં એટલે ઉઠ્યા કે બધા તાપે ગતિ ભોળી ભોળાની તો જો આપડે સીધો હાથ ગાડીએ નહીં તો આગ ભાગીદાર બહાર નીકળે નહીં નીકળે નહીં વાંકો થાય તો જ નીકળે ત્રણ જઈએ અત્યારે પછી એમને તો એમને ખબર નથી આ દુનિયામાં કોઈ કે છે ભાઈ ફલાણા બીજો રાજેશ્રી છે રાજેશ્રીનું નસીબ રાજેશ્રી લાલસુ નું નસીબ લાલસુ જેવો છે એવું નથી તેનું શું કહ્યું જેવો છે એવો રાજેશ્રી હોય નસીબ રાજેશ્રી સમજ ભાઈ ને અને અને અને ચા ચાકમાં છે તે પેલી બાજુ ઝઘડ્યો હલકી હલકો માલ લેવાનું ભેગું ભરેલું હોય ને એ છેક પાંચ લાખ રૂપિયાનો છોકરી થાય પછી પેલા એના ભાગમાં ના ખાવાનું લખેલું છે બરોબર સાચી વાત સાચી વાત પુલિસારીઓ પુલસારીઓ બરોબર પ્રોફેસર પ્રોફેસર મારું આખા વરડે ઘરમાં ઘરવાળા બાર વાળા સગા વાળા બીજા વાળા મહાત્મા બેનો ખુશ થઈ ગઈ ને એક પ્રશ્ન પૂછે છે રાજા એક પ્રશ્ન પૂછે છે રાજા પ્રશ્ન પૂછે છે રાજા કોણ હા હા છે પોતાની હાથે જોયું એટલે મોહમાં પડે તે આપડે જાણવું કે ભાઈ ભૂપેન્દ્રભાઈ મોહમાં પડ્યા છે મોહે આપણને લખતો નથી મન વચન કાંઈ તેવો આપણે જાણીએ કે આવી છે ને તેવી છે અને આપણો સ્વભાવ નહીં જાણીએ કારણ કે આપણે સ્વતર પ્રકાશક છે શું છે જાણ્યા તેથી વગી ના પડ્યું આપણે જાણીએ આપણે જુદા છીએ આ ભૂગલ જુદી એ પ્રમાણે હોય તો નથી રહી થઈ જાય કે છે કે એમ જાણી એમ સમજમાં આવ્યું કે આમ છે પણ લક્ષ રહ્યા જ્ઞાન જ લક્ષવાનું છે લખનાર તો પછી લક્ષ આવે જ નહીં પછી મળી વાળી પાસે લક્ષ આવે છે ને હે લક્ષ આવે છે ખરું એટલે જે તમે આ તમે છે તે કોઈ વખત આવી જાય આવી જાય લક્ષ આવી જાય ના ના એટલે બધું રહેશે નિરંતર રહેશે પણ તમારું છે તે આમ સિનેમા જુઓ સિનેમા જુઓ અને ઘરનો વિચાર આવે તો આટલો સિનેમા ભરી હોય તો પણ તમે સિનેમા જોઈ શકો નહીં તને સમજ છે માખે ઉભારી હોય સિનેમા જોતો હોય આપણે તો ભાઈ સિનેમા જો પણ ભાઈ ઘરના વિચાર પેલું દેખાય નહીં એવું નથી બનતું એવું મય બને છે એટલે અભ્યાસ કરવો પડશે અનાભ્યાસ નો તો ને ટેવ પડી ગઈ રીતે અભ્યાસ કરેલા છે ને એટલે શું અભ્યાસ કરવો આ બધા અમે પાંચ આજ્ઞા આપી છે પછી આ પેલું પેલું વાંચવાને એક આપી છે એને ફરી ફરી વારે કરી વાત વાત કરીએ અને દાદા દાદા દાદા નો જાપ જતા કરીએ પછી રાત્રે ધ્યાન સારું રીતે કરીએ અત્યારે મારે તો તીર્થંકર નારાજ અત્યારે તીર્થંકર તીર્થંકર કેવી રીતે થયા હતા કે આચાર્ય મહારાજ ના પ્રતાપ આચાર્ય ના પ્રતાપ એટલે પ્રતાપ આચાર્ય મહારાજ જોડે તો ભગવાન નહીં ત્યાં ધંધા રહી જાય કારણ ભગવાન ના એક સો આઠ આચાર્ય મહારાજ એક હજાર આઠ ગુણ નું નામ કહેવાય અને તો એ તો સિંહ જેવા હોય સાહેબ પાડે હાલ્યું છે એક સાહેબ પાડે તેની હાથે હાલ્યું છે બરોબર ને આ સિંહ ને જોવા નહીં તો શિયાળનું આવ્યું ને કઈ માસ ખાધું હોય બધા ઘીને દેખી ગયું માસ ઉડી કઈ નાખ્યું જોતા નહીં એવું આચાર્ય મારે બતાવ હોય કેવું આચાર્ય એને દેખતા નહીં ઉલટી થઈ જાય અમારું નથી આચાર્ય મર્યા નથી તીર્થંકર મર્યા લક્ષ્ય લક્ષ્ય લોકો આચાર્ય તો આચાર્ય થી તો ઊંચા ગણાવ ને આચાર્ય થી તો ઊંચા જ ગણાવ ને આચાર્ય દેખાય ભોળ ભાવ લાગે એની જોડે આપણે તમે ગમે ના જાઓ તમને ભોળ પછી પાકિસ્તાન આખું લક્ષ્ય છૂટ્યું હોય ને તો તમે એમ કંઈક લાગે કે દાદા જોડે છે નિર્ભય નિર્ભય પર ચાલે મુસાફરી ચાલુ છે એ આ મુસાફરી ચાલુ છે શું કહે દાદા રોગ થયા નિરંતર તેનું તે ધ્યાન તેનું તે કીર્તન તેનું તે ધ્યાન તેનું તે વાત તેની તે દાદા ની શક્તિ ઉત્પન્ન થઈ જાય ત્યારે આપણે આ આપવા અને જપ ને ત્યારે કહી એક તો ઘઉં ઇન્દોરી તો જોવામાં નથી આવતા ઇન્દોરી ઘઉં હોય ચોખા ઘી હોય તો બધી અપવા એ કરીએ નહીં ભગવાને આ સાથે દુષમકાળમાં તપ કરવાનું ના કર્યું હતું ભગવાન છતાં લોકો તપ કરે છે ભગવાન ના કર્યું દુષ્મકાળમાં તો કોઈ ના તમારે તપ નહીં કરવું પડે ઘેર બેઠો તપ આવશે ઘર બેઠા તપ હા વગર માગે ઘેર તપ આવશે એ તપો તપજો તપો તપજો તમારે ઘેર બેઠો આવે તો દુકાને આવશે પણ તપ તો આવે છે બરોબર ટિકિટ તપજો કરશે બરોબર તપ્યા ક્યારે કહેવાય ક્ષમતા નિકાલ તમે એવું નુકસાન કરી કે રેશન કાર્ડમાં ઘેર બેઠા નથી આપતો હે બોલાવજો ઘેર બેઠા જોઈએ એટલો કરે છે નવા કામ મળે છે અને તમે તેને પાસે મેં ચક્કર આયો ઘેર બેઠા આયા તે કરીને બરોબર અહીંયા આખો દાડો અપવાસ કરે અને બિંદર આપણે પેલો લોનાલા આપવું હોય જાત્રામાં તો બકો થઈ ગયો બુમા બુમ કરે ભૂસું બધી મળે તો બહુ થઈ ગયું હમણાં ઘેર અફવા કરતા આજે અફવા કરતા બધી ખબર છે ભૂસું બચ્યું ભૂસું બચ્યું શબ્દ કેટલો આપણી પાસે તો કરવા નાખે કરે છે એના કર કર્મ ના બંધાય એવી જગ્યાએ કર કર્મ ન બંધાય એવી જગ્યાએ કર બરોબર તમને કર્મ નકામા જાય છે મારે હમ ખાવા માટે એક કરવા દે તે નથી આગળ નહીં કરે બુદ્ધિ ની સમજણ કરી અને નિરંતર દાદા આપણે છ છ બાહ્ય અને છ અભ્યંતર આનો કોઈ સંબંધ છે એકબીજાનો એકબીજાનો સાથે પહેલો બાહ્ય કરવો જોઈએ પછી અભ્યંતર કરવો જોઈએ એવો કોઈ સંબંધ કરો બાહ્ય અને અભ્યંતર તપની અંદર અભ્યંતર રહેતા હોય તેને બહારની જરૂર નથી અભ્યંતર રહેતા હોય બહારની જરૂર નથી અમને તો અભ્યંતર રહે બરોબર છે અમારી પ્રસ્કોલ છે ને પછી યાદ કરીએ દાદા ઉનિરારે છે યાદ કરીએ તમને ગોળીઓ ખાધા પછી યાદ આવે છે ને તે વખતે મનમાં શંકા થાય યાદ આવે ગોળીઓ ખાઈ લઈ રાખી છે તે શંકા પડે કે ભાઈ અમે દોસ્ત છે મને ભગવાને કહ્યું શંકા થઈ તેથી તું નિર્દોષ કે તમને શંકા પડી માટે તમે નિર્દોષ છો નથી લાગતો નિર્દોષ બીજા પર શંકા ના પડે શંકા પડે એટલે ભગવાન બહુ ભગવાન કહે શંકા પડે જ મારે શંકા પડી માટે તું નિર્દોષ શું તમે શંકા પડી ને એ શંકા પડી માટે તમે આત્મા થઈ નક્કી થઈ ગયો શું કહ્યું શંકા પડી માટે આત્મા થઈ એ માફી માગવી જોઈએ જે વસ્તુ માફી માગી તે વસ્તુમાં મને શક્તિ આપો દાદા શક્તિ માગી લેજો તમારી જાતની તમારી શક્તિ વાપર છો બધાની શક્તિ માગીને લેજો દાદાને કે દાદા મને શક્તિ આપો શક્તિ આપો શક્તિ તમારી પોતાની વાપરજો ને ખલાસ થઈ જશે અને માગીને વાપરશો તમે ખલાસ નહીં થાય વધશે વધશે હા પેલી ખલાસ થઈ જાય તમારી કેટલો માલ હોય હરેક બાપ નો શક્તિ માગ માગ માગીને જ લેવી પ્રતિકમમાં સુખી જાય કે મને પ્રતિકમ અને તમે પડી જશો પણ આવતા પગી દોરી નહીં વિચાર શું થાય કરતા પદ નથી એટલે તમે કરતા છો એવું ભાન નથી તમને બિલકુલ એ નથી ઊંઘમાં નથી આવતું તમે કરતા છો કોઈ ચીજ ના એ ભાન તો તમને રહ્યું નથી ને તો પછી કરતા બધું ભાન ગયું હું કરતા છું એ ભાન નિરંતર આવતા ભાવ બંધાયા જ કરે અને હું કરતા છું તેને રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન વધારે હોય આ કાળમાં ધર્મ ધ્યાન જીવો સમજતા જ નથી ત્યાં કરે એક તો કોઈ સમજતું નથી ધર્મ ધ્યાન તેને કહેવાય મહાવીર ભગવાનનું કહેલું જે વિતરાગોએ કહેલું ધર્મ ધ્યાન છે એક કોઈ જીવો સમજતા નથી શું કહ્યું હા તો આપડે સ્વચ્છંદ ના કરતો આવડતી નથી અને મનમાં માની કે ગમે તે પુસ્તક ધર્મ વાંચતા હોય એટલે સ્વાધ્યાય થયો કે શું કહે સ્વાધ્યાય છે આગુ પહેલા બધું લુગડું ઉધરું ના થાય તારે ઉધરું થતું નથી ત્યારે આગુ નહોતો એ મહેનત તારી કઈ લગાવી તો ગણી સ્વાધ્યાય એક થોડો સ્વાધ્યાય કર્યો કેટલું બધું ફળ મળે આપણે સત્સંગથી બધું બધું ચાલ્યા કરે એટલે શ્રીમદ રાજચંદ્ર કપાલે કહ્યું રોકે જીવ સ્વતંત્ર તો પામે અવશ્ય મોક્ષ મોક્ષ પામવાનું સાધન જ સ્વચંદ બંધ થવું છે બીજો કોઈ મોક્ષ પામવાનું અનેરો કોઈ સાધન જ નથી સત્સંગ બંધ થઈ ગયું એટલે તમે સત્સંગમાં નથી રહેતા નથી અમારી આજ્ઞાઓ છે ને વિરુદ્ધ રાગ નામ રસ એ સદન નહીં તમને શું થયું અને આ બધા લોકો પોતાના સદનમાં સદગુરુ યોગથી સદન તે રોકાય અન્ય ઉપાય કર્યા તે પ્રાય બમણો થાય આ સદનને રોકવા ગયા ને એટલે બમણો છે માંથી બીજું કાંઈ શોધમાં કે છે શું કહે છે બીજું કઈ શોધમાં આ પુસ્તકમાંથી એક માત્ર એક તત્વ વિશે જેના ત્રણ કરોડનો સર્વભાવ અર્પણ કરેલો ભક્તિ આ પતિ જો મોક્ષ ના મળે તો મારી પાસે કાગળ લઈને માત્ર મોકલાવી દઈશ કે ભક્તિ વ્યાખ્યા કરીએ તે પ્રમાણે તો તું ગમે તે ભગવું લુગડું ગૌરવ લુગડું કરીને બેઠેલો હોય એ તો વાઘરો હશે તેને તું સત્પુરુષ માની નહીં સત્પુરુષ એ કે નિશ્ચિન જેના આત્માનો ઉપયોગ છે શું નિશ્ચિન એટલે કેટલા કલાકનો નિરંતર નિરંતર જેના આત્માનો ઉપયોગ છે શાસ્ત્રમાં નથી સાંભળ્યા નથી જેનો અનુભવમાં આવી વાણી છે આટલું વ્યાખ્યા ના કરી હોત ને તો લોકો બધા ખડે ખડી મર્યા વાઘરો જેને કટવા તો જેને કેવા છે લોકને તો શાક લેતા નથી ભોળા માણસ નથી ભોળા રાખતા દાદા ચાલ બધા ભોળા ઘણા એમાં ના જ નહીં ભોળા છતાં આખી દુનિયાને બનાવીને દુનિયા મૂર્ખ બની ગઈ અમે ના બની દુનિયા મૂર્ખ બની ગઈ સાથે ફસાઈ છે શું કહ્યું ફસાયેલી છે સાચો અને હવે જેને હતામાં છૂટું હોય તમારી પાસે આવજો જેમ જેમ પ્રયત્ન કરીએ ને કાદો કાદો માં આટલો ઉડો ગયેલો પછી કે પ્રયત્ન કરો એટલે હું આટલો પ્રયત્ન કરો બધા ઉતર્યો ઉઠાટ કરો તે ઉઠાટ કરો તો આજ ફૂટ ઉતરી ગયા તો કચ્છનું ફળ ભોગ ખવાય નહીં કોઈ આવે કચ્છનું ફળ કષ્ટ જ આવે શું થયું કચ્છનું ફળ કષ્ટ જ આવે હા એટલે કચ્છનું ફળ લાગે મીઠું પણ મીઠામાંથી પરિણામ બધું કષ્ટ આવે શું થયું પરિણામે પરિણામે કષ્ટદાયી છે બરાબર ને અને આ સહજનું ફળ ભલા આ જે લોકો તીર્થંકરો થયા તીર્થંકરો થયા ચક્રવર્તી થયા તીર્થંકર આપણે ત્યાં આજે ત્રણ ચક્રવર્તી તીર્થંકર થયા ને શાંતિના કુંતુના હરનાર પણ તીર્થંકર ચક્રવર્તી હતા તીર્થંકર થયા કારણ દાદા પૂર્વજન્મમાં એમની એવી ઈચ્છા તો નહીં જ હોય ને કારણ કે ત્રીજા ભવે એને તીર્થંકર પદ મેળવ્યું હવે અહીંયા તો અપાર ભક્તિ હોય છે તો દાદા એને આટલું બધું ભોગવવાનું ક્યાંથી આવ્યું એને આખું તીર્થંકર પદ મળવાનું છે એનો ત્યાગ વૈરાગ તો જબ્બર જ કે ત્યારે એને એ વચલું એક ગાળો આવ્યો એમાં આખું ચક્રવર્તી પદ ભોગવવું પડ્યું એટલું બધું ચક્રવર્તી પદ તો એને કેવી રીતે આપણને ચક્રવર્તી થઈને બંધાઈ ગયેલું પણ એ વચ્ચે એવું છે કેવું એમને તો જબરજસ્ત ચાર વૈરાગ વર્ષે તો છતાં વચ્ચે કે ત્યાં ચક્રવર્તી નું કેટલું બધું આટલું બધું ભગવાન ચક્રવર્તી પદ એ તીર્થંકર પદ નો ભય છે પેલા ચક્રવર્તી પર શોભાયમાન દેખાય અને અમારું આ ચક્રવર્તી પર મારું ના દેખાય અમારું ચક્રવર્તી સાથે અત્યારે અમારું ચક્રવર્તી પદ છે પણ અમારું ઉઘાડું ઓપન ના દેખાય ચક્રવર્તી માં શું અમારી પાસે એક બીજો નિયમ છે દાદા તીર્થંકર પદમાં તો બરોબર છે આ તો ધારો કે ત્રણ ચક્રવર્તી ને છોડી દો પણ ચક્રવર્તી માં તો પછી સાતમી નરકે પહોંચે છે એ સાતમી નરકે પહેલા જાય ચક્રવર્તી તાકાત એનું પરિણામ આવતા સાથે નરકમાં જાય બરોબર છે પણ આ આ નું બંધી કોને બંધાયેલું ખબર ને જયારે જ્ઞાન પ્રાપ્ત થયું બીજા અવતારમાં ત્યાર પછીના જે પરિણામ હતા ને એ ભયંકર પુણ્યાનું જગત કલ્યાણ કરવાનો સમજે ને એ ચક્રવર્તી પદ એનું બાય પ્રોડક્ટ મળી બાય પ્રોડક્ટ હા પ્રોડક્શન તો આ તીર્થંકર પદ બરોબર અમને આ બાય પ્રોડક્ટ મળ્યું છે ને અત્યારે અમે આખી દુનિયામાં ફેરવ્યું છે અમને આ બાય પ્રોડક્ટ આખી દુનિયામાં આખી દુનિયા ચક્રવર્તી ના હોય બધા બધા બટલો કોઈ એકાદ ભાવ દેવનો ભાવ છે કે નહીં એકાદ એકાદ ભાવ દેવનો તમારો કે મનુષ્ય ભાવ બધા તમારો વચ્ચે દેવનો ભાવ છે કે મનુષ્ય ભાવ છે અમારો તમારા કરતા વધારે ચાલો છે તમારું બહુ બધું થોડો વખત અવતાર તો થોડા પણ અવતાર મોટા મોટા અવતાર ગુનાવ ના આવે એ કરતા તમારે બધા જોડે દાદા નું ધ્યાન રહેશે રાતે દાદા નું ધ્યાન કરે તારી હરેક ઈચ્છાઓ પૂરી થશે ને અરે રાજ જોઈએ રાજમાં કહેતા રાજા નથી છતાં રાજ એવું છે તારે ઈચ્છા પૂરી થશે ને પણ ધ્યાન આ કરીશ તો આ કર્યા કરવાનું તેની ઈચ્છા બંધ કરી દેવાની બંધ કરે ત્યારે હમું આવે ક્યારે હમું આવે હા યાદ રહે રાત્રે ધ્યાન કરી ને બરોબર હા લાગે છે તારે ભગવાન છે કે ભગવાન જેવા લાગે છે ભગવાન જેવા લાગે નહીં ત્યાં ભગવાન જોયેલા ખરા તેના આધારે તું ભગવાન જેવા આપડે તો હાથ વાગ્યા પછી કિંમત વખત ની કિંમત એટલી બધી વધી જાય છે આપડે આ બધાને ઘેર જાય ચાલે એવું નથી અને અહીંથી ઘેર જવું ગમતું નથી ના મન થાય અને મને જ નથી થતું ઉઠવાનું તમારે સત્સંગની તો જરૂર પડે જ ને તમારા સત્સંગ ની જરૂર પડે કે નહીં મારે સત્સંગમાં નવરાત નહીં પડતો સત્સંગ ભીડો હોય મારે એટલે મારે શેમાં કરવાની ખાતી વખતે ટાઈમ ડેકોરેશન કરવી પડે નાતી વખતે ટાઈમ ડેકોરેશન કરવી પડે કુવામાં કચે કરવી પડે ચા પીવામાં કચે કરવી પડે બધું સત્સંગ નાખવું પડે ભીડો રહે છે નાખો ખબર ને અને કુસંગ નો ભીડા વાળાને ખાતી વખત કચર કરીને કરકસર કરીને કુસંગમાં નાખે ત્યાં પછી વેલા વેલા નહીં મેં કદાચ છે જણા હારું વેલા વેલા નહીં વેપાર બજાવવાનું છે જો કચરામાં બજાવવાનું કચરા છે ભગવટામાં કચરા ભગવટામાં આ તો સત્સંગનો પીડો આપડે રોજ આવતા કાયદા કર ના જવાય પણ નવા વાળા કાયદો લાગુ કાયદો નહીં સત્સંગી છે એ જીતેન્દ્ર છે એને ગેરકાગાર મળે છે કે મારે આમ વેરું મળું આવી આ જ્ઞાનેન્દ્રિય કહેવાય આ ચામડી ચામડી સ્પર્શેન્દ્રિય સ્પર્શેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય ચક્ષુઇન્દ્રિય અને આ જી બરોબર એક પાંચ ઘર જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિયો અને અગિયાર અને અગિયારમું મન મન અગિયાર ને નિરાહાર રાખવા એનું નામ અગિયાર આજ્ઞા ને નિરાહાર રાખવાનું નામ અગિયાર એક ફરો દાદા નામ પર કરે પાંચ કર્મેન્દ્રિય પાંચ અગિયાર એક જ એક જ એને એક દિવસ નિરાહારી રાખે તો એનું કલ્યાણ દાદાના નામ પર દાદા નામ પર આ પાંચ રહી શકે દાદા આ બધું તો રહી શકે હતી આનું શું આ પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય જે તમે કીધી એ તો કદાચ બેસી જાય માણસ પણ આ જે છે આ તો ભ્રમણ કરે છે પણ વાંધો નહીં આપણે આહાર ના આલવો આપણે પોતે નહીં સમજી ગયો બરોબર આપણે આહાર આલવો નહીં બરોબર નિરાહારી રાખવા આપણે પછી પૂજા ખુશ કરો એ બેસી ગમે તે આપણે આહાર આલ્યો નહીં પેલા બેસું આહાર આલવો બરોબર હાથને આહાર આલવો નહીં બરોબર વાંકને આહાર આલવો નહીં કાંઈ કરવાનું આહાર આપવાનો નહીં બરોબર અને દાદા દાદા બધા બરોબર એ બોલવાનું નહીં પણ મનમાં દાદા એ સ્મરણ સારા કરે જાત કરી દેજો હા બરોબર એવી એક અગિયાર છે બધું આ લાખો અવતારનું આમ તો ફળ બની જાય આ તો અગિયાર દાડે મોરિયાનો ભાગ પાછી નહીં શકે પાછી પૂરીઓ ઘીની અને પછી કઢી ચાકા દેતી આ તો તેદારે વધારે આ લોકો કહું છું કે અગિયાર મને કહે દાદા અગિયાર કરશે ના બા એ અગિયાર તો તમારી તમારી અગિયારસો નું કરીશું પણ મારા હાલ જમવા ના બનાવશે શકે શું કહ્યું તમારું જમાનું સારું લાગે છે આવું કોણ છોડે તમારે અગિયાર નહીં કરવી થાય તમારે અગિયાર ને જમવાનું હતા જે સૂત્રો વાળા હતા સૂત્રો વાળા હતા એ તો કેવ જ્ઞાની હતા કેવા હતા કેવ જ્ઞાની હા આ એવા ગુજરાતી ભાષામાં કારણ કે એને કઈ શ્રેણીમાં લખેલું છે એ શુક્લ ધ્યાન ની શ્રેણી થી લખેલું આવે છે આગમો છે એમાં શુક્લ ધ્યાન ની વ્યવસ્થા છે અત્યારના શાસ્ત્રો આગમો આગમોમાં શુક્લ ધ્યાન ની વ્યવસ્થા છે એમ નથી આખું ધર્મ ધ્યાન જ છે ધર્મ ની શ્રેણી પર છે આ શુક્લ ધ્યાનની શ્રેણી પર છે શુક્લ ધ્યાન શુક્લ ધ્યાનની શ્રેણી પર ગૌતમ સ્વામીનો એ સૂત્રો હતા એ સૂત્રો ફેર થઈ ગયેલા આ દાદા ગુરુ વાળા ફેર કર્યા છે મારા બાપા ગુરુ આ હતા ને એના દાદા ગુરુ વાળા હતા કીર્તિ વાળા એ જયારે મારી કીર્તિ જોઈએ પણ મારા બાપને વગર કીર્તિ ગાયું અને અમારા દાદા ગુરુ વાળા હતા અમારા સ્વામી પેલા ને એમના સ્વામી પેલા જો કીર્તિઓ ભૂખ માં ના માર્ગ માં કીર્તિ ની ભૂખ ના હોય તીર્થંકર નો માર્ગ જ ના કહેવાય તીર્થંકર નો માર્ગ તો કષ્ટ ને ઓળંગે કેવો કષ્ટ ને ઓળંગે ભયંકર કષ્ટો ને ઓળંગી જાય એવો તીર્થંકર નો માર્ગ તો કીર્તિ ની ભૂખ હતી છે કીર્તિ ની ભૂખ તો આ સામાન્ય સુધારી જીવની ના ના મુસ્લિમો ને વાત એ બધાનો ભાઈ ખબર ને અહીં કીર્તિ ની ભૂખ હતી છે હા દુરાગ્રહીઓ પાકતા છે દુરાગ્રહીઓ મુસ્લિમો નહીં પાકે કોઈ એવા અહીં અહીંયા આગળ તીર્થંકરના માર્ગમાં પાકે આખો આ આ છે તે કસ્તુરી છે તે કહ્યું હતું કે ભાઈ આ બધાનું કરીએ છીએ અમે અને સરકાર કરે છે તો ભગવાન મહાવીરનું ઉજવણી કરે છે સરકાર પૈસા આપે છે એમાં શું ખોટું કરે છે તો મુસલમાનો પૂછે કે वो बहुत अच्छा કરતા હે મુસ્લિમ અંગ્રેજોને પૂછે पूछा બહુ बहुत अच्छा करता है अरे આપણે અહીં એકલા જ થશે આ તીર્થંકરના માર્ગના જ ભગવાન કરનારા રામચંદ્ર સુરે બરોબર આમ તો રક્ષણ કરનાર પૂછી કંઈક બહુ સારું બાર છે ભગવાનનું નામ ન કરતા સરકાર કરતા તો સારું કરી કહેવાય તે લોકો પછી કંટાળી ગયા લોકો વાંચી પેપરમાં ચડીનું આ બે કસ્તુરી છે આ લડાઈઓ બધી હોગળી ને એટલે લોકો કહે છે કે આ ધર્મ એ કાંઈ પૈસાનો નથી કહેતા આ તો લોકોને કંઈ કિંમત હતી ને તે ઉડી ગઈ લોકો એમ કરતા કે આ નોટ હાથી છે સો રૂપિયાના બે રૂપિયા આવે છે પણ આ તો કે બે રૂપિયા નહીં આવતા થોડી ઘણી કિંમત હતી બે પાંચ રૂપિયા કે છે અખબાર નોટ રૂપિયા પાંચ રૂપિયા આવે છે ડિવેલ્યુશન થતું હતું પણ આ તો પહોંચે નથી આવતા કાગળ મોટે પડે કારણ કે આ લડે જઈ ગયા લોકો પેપર ચડેલી લડે આમાં કસ્તો બી સાચા છે બિચારા પણ આ શેઠ શું કરે શેઠને સાથે મિલો રાખવી છે આ બધું બળી નહીં જવા દેવું અને એક બાજુ ધર્મય રાખવું હશે જયમન દૂધમાં બે બાજુ પગ રાખવું છે કેવું છે એ રીતે એક એક પાંચમો આરો તો તીર્થંકર ને શાસન વાળો છે તે શાસન વાળો સી રીતે કાઢશો કે હવે તીર્થંકર કોઈ નહીં હોય ત્યારે સંઘપતિ એ તીર્થંકર કહેવાય તીર્થંકર કહેવાય શું કહ્યું એટલે સાધુ ને સાધુઓ સાધુઓ અમારી લડતા હોય કે સાધુ અને પબ્લિક લડતી હોય તો સંઘપતિ કે કે મારા તમારું ખોટું છે માટે તમે બહાર નીકળી જાઓ તો સંઘપતિ દૂર કરી શકે વાડામાંથી સાધુને કાઢી કરે સમજ પડે ગભરાય છે કે આશીર્વાદ એવો આપી છે મારી ભીડો મળી જશે શું થશે કે અમારે એકલા બોલીએ અમે અમે કશું બી તમે અમે ગમે તેનું બોલીએ તમે અમારો વાંધો નહીં ને અમારે કશું જોઈતું નહીં જયારે કોઈ એવું ઘણી વખત એવું દાદા કોઈ બનતા હોય છે આવા કોઈ વખત એવું બનતું હોય કોઈ ઇન્સિડન્ટ પ્રસંગ મને યાદ છે કે સંપતિ હતા ને એમણે કંઈક મારા સાથે ઝઘડો થયેલો એમણે રાતના કાઢી મૂકી એવું છે ને આ તીર્થંકતા માર્ગમાં વેપારી ટોલ કરવાનું ના કહ્યું છે ભગવાને શું કહ્યું વેપારી ટોલ ના પાડી છે હા મહાવીર ને કોન્ટેક્ટ ટોલ થયો કે શું કે છે મહાવીર ના કાંઠે હા વેપારી ટોલે લાગતો નહીં કે ત્યાં વેપારી ટોલે કોન્ટેક્ટ ટોલે છે તે ઉડતી પાછળ લડી ગયો તે કપડા ભાઈ નાખ્યા પેલા બધા અને ઢેર ખજે તો દેખાયો બહાર મૂકી દીધા ને તો આ ચાલી વર્ષથી લડે પેલો કચ્છે મારી ચોથ કરાવી દઈ છે શું કહ્યું ખબર ને એક અવતાર વધારે થાય શું થાય એક અવતાર હા પણ હા આ સડો બંધ થઈ જાય ને આ સડો આખું પબ્લિક થઈ ગઈ તો ને પોતે ભગવાને શું કહ્યું છે અહીંયા આગળ હું પેલો કહી ચૂકું કે મારા શ્વાસ પાંચને લઈ છોડી દો સારા માણસ સીધા થઈ જાઓ કાં તો શ્વાસને સ્વીકાર કરી લો કે કાં તો તમે પાંચનો સ્વીકાર કરી લો સમજ ને જે બહુ બહુ ચોટે ને તે મૂર્ખ કહેવાય એટલે મૂર્ખના ડાયોએ છોડી દેવું છે શું કરવું ડાયા છોડી દેવું છે શું કરવું છે ડાયા છોડી દેવું છે ડાયા છોડી દેવું છે આ બેમાં આચાર્યમાં જે ડાયો હોય તેને છોડી દેવું છે ભગવાન કહ્યું કે નિરાગ્રહી નો મોક્ષ છે કોનો છે નિરાગ્રહી આગ્રહી અને દુરાગ્રહી ને તો નરગતિ થયા જ કે છે લેવા જવી પડેલી નથી એ તો આગળથી નામ મળી જ ગયેલું કે છે એટલા બધા ઊંચા હતા કે આપણે હિમાલયન જોવા જોઈએ એવા ઊંચા લાગે પાંચસો હાથ નું દેહમાન કે છે પાંચસો હાથ નું દેહમાન હા પાંચસો પાંચસો હાથ નહીં હા પાંચસો ધનુ શીખાયા હા પાંચસો ધનુ શીખાયા બરોબર છે પાંચસો ધનુ શીખાયા બરોબર છે એટલે આ ધનુષ એટલે શું તાકાત કરીએ બધું એટલે લગભગ લગભગ આપડે આ જે છે ને અહીંયા આગળ આપણે અહીં કયો પર્વત છે મહાબળેશ્વર મહાબળેશ્વર છે ને મહાબળેશ્વર પંચગીરી એ એડી કાયા હતી લગભગ કાયા એક માઇલ ઉપર અંદર હતી એક માઇલ ઉપર બરોબર દાદા આવી એટલે આ વચ્ચેના જે ભાવે તીર્થંકરોના શિષ્યો ડાઉન થાય ડાઉન થાય પ્રતિક્રમણ ભૂલ થાય પ્રતિક્રમણ કરો તમને મેં દુકાનમાં પૈસા લીધા અને મનમાં કંટાળો વળી આ પાછા આમ ક્યાં બહાર કરે અહીંયા તો મને વિચાર આવ્યો મળે ના બોલાયું તો વિચાર આવ્યો તો તેનો પણ પ્રતિક્રમ કરી નાખું અને વિચાર કર્યો મળે બોલી ગયું હોય તો તેનું તમારું અતિક્રમણનું પ્રતિક્રમણ કરવું મળે બોલાયો પ્રતિક્રમણ હા બરોબર છે